चलाते चले चले ऐसा क्योंकि पुनर्जन्म में समझता नहीं फिर आगे की ये बात क्या वो वेदांत पुनर्जन्म मानता है ये भी पुनर्जन्म मानता है वेदांत आत्मा को शुद्ध मानता है वो ये भी शुद्ध मानता है और बहुत धर्म क्षणिक मानता है तो बहुत धर्म की अभी इसमें जरूर नहीं है वो क्षणिक आत्मा અને ભગવાન <coughs> મહાવીરે જે બતાવેલું ભવિષ્ય નિકમ બતાવેલા उसकी बात है बात कोई आत्मा सब जगह में हम देखता है जो भगवान भविष्य निकम बताए कोई आत्मा सबका अध्ययन तो बहुत जरूरी है और इसलिए हम तो सबको तुलनात्मक अध्ययन करवाते सारे दर्शनों કે બધાનું અધ્યયન કરવાનું જરૂરી છે દરેક ધર્મનું અધ્યયન કરવું જરૂરી છે અમે બધાને તુલનાત્મક કરાવીએ છીએ. वहाँ तक व्यू पॉइंट का सारा व्यू पॉइंट मिल जाता नहीं ये एक कैसा व्यू पॉइंट है एक कैसा व्यू पॉइंट है एक कैसा view point है। और हम तो आज की जो प्रणालियां है सा- साम्यवाद समाजवाद उनका भी करवाते हैं आज के नए है ना वे तो हाँ, दर्शन वेदांत का- ये भी बहुत जरूरी है वेदांत का व्यू पॉइंट से हम लोग हम हम तो वैष्णव था हाँ। इसलिए वेदांत को मानने वाला हाँ पर इसमें डिफरेंस हम लोग को क्या किधर हुआ वेदांत बोलता है कि आत्मा शुद्ध है हाँ तो फिर मंदिर में जाने का क्या जरूरत है क्या कुछ जरूरत है हाँ क्या शुद्ध है तो फिर है? आवश्यकता ही है। એટલે हम हमारा प्र- प्रश्न हो गया हमको ये हम्म, चेतन ही चलेगा बोला ये अज्ञान से आत्मा शुद्ध अशुद्ध है ज्ञान से शुद्ध है जहाँ तक अज्ञान है आज तक आत्मा शुद्ध है हाँ निश्चय और व्यवहार दोनों बात निश्चय और व्यवहार निश्चय और व्यवहार हाँ हाँ दोनों એટલે- એટલે વ્યવહાર વ્યू पॉइंट थी आत्मा अज्ञान भी है हम्म, निश्चय से ज्ञान भी है तो नहीं, ऐसा ही होना चाहिए व्यू पॉइंट थी नई नई बात होना नई चाहिए। बात से नई बात कोई जगह पे नहीं है ये ज्यादा कठिनाई एकांगी दृष्टिकोण से ही हुई જ્યાદા કઠિનાઈ એકાંગી દ્રષ્ટિકોણ से हुई है हाँ? એકાંગી દ્રષ્ટિકોણ થી જ આ બધી વધારે કઠિનાઈ થઈ છે एकांतिक हाँ, हाँ ऐसा हुआ कि पंद्रह से वर्षों के दार्शनिक ग्रंथों को जब देखते हैं तो ये नहीं लगता कि दर्शन के ग्रंथ है केवल आग्रह के ग्रंथ लगते <laughs> बहुत ऐसा हुआ है हाँ क्योंकि इस काल में साधना तो छूट गई पूरा बौद्धिक तर्क ज्यादा इसलिए तर्क शास्त्र बन गए दर्शन के शास्त्र नहीं बने। भगवान निराग्रही था और सभी आग्रह के है भगवान निराग्रही था आजकल तो अब ऐसा हो गया कि विज्ञानी के झगड़ा नहीं होता और सबसे झगड़ा होता केवल अनेकांत की दृष्टि से साधना करने वाले को झगड़ा नहीं होता है बाकी सबको होता है अच्छा ये पुस्तक आपको मिलेगी मैंने पांत्री आदमी था छह गाड़ियों लेके आया था हम्म। हाँ। हाँ। खाली दिवाली पर दर्शन करने के लिए हमको ना बोल दिया कुमारी तो नहीं आ जुदा मार्ग क्यों निकाला अच्छा, है अच्छा हाँ, हाँ। हमने कुछ जुदा मार्ग निकाला वही मोक्ष मार्ग है वही महावीर का मार्ग है श्रीमद राजचंद्र का मार्ग है हाँ तो ये श्रीमद राजचंद्र का इसीलिए मैंने आपसे पूछा कभी श्रीमद राजचंद्र का आप पर प्रभाव रहा है सारा तो अलग से लगता नहीं है કે જે એટલા માટે મને એવું લાગ્યું કે શ્રીમદ રાજચંદ્ર નો તમારા ઉપર કઈક પ્રભાવ રહેલો છે એનાથી કઈ જુદું ના वो લાગ્યું ज्ञानी था इसमें कोई चीज हाँ बिल्कुल ज्ञानी थे और आत्मज्ञानी प्रभाव तो अच्छा है प्रभाव तो आत्मज्ञानी थे ज्ञानी मेरा गुरु नहीं कोई ठीक है गुरु तो हम किसको मानता है जब प्रकट होना चाहिए निश्चय में गुरु अपनी आत्मा ही होती है नहीं वो निश्चय की बात है हाँ। मगर व्यवहार में प्रकट गुरु चाहिए हाँ क्या आप जो है तो मैं साक्षात। मानता हूँ नहीं तो फिर मेरे के मानने के फोटा लेने का क्या फायदा हाँ ठीक है जो उपस्थित नहीं है तो फिर फोटा तो मावी का है तो सब हाँ अब जाने का है ना आपको तो हाँ बात पहुंचाई आखिर की भाव पहुंच गए मैंने एक बात पहुंचाई है कि भाई हमसे मिले हैं दादा बाबू और उनसे बात करने पर यह लगा कि जो अपना चल रहा है उससे मुझे अलग नहीं है આચાર્ય તુલસી ને વિજય કહ્યું છે કે આ પ્યાસીની સાર ના જાન્યુઆરીની અઠાવીસમી થી માંડીને ચોરાશી ના માર્ચ ની બાવીસમી સુધીમાં મારે જવાનું અને ન જાઉં તો મારો મોક્ષ છે ત્યારે મેં કહ્યું કે હું મોક્ષ શા મેળવો એટલે હું જાણું છું કે હું જાણું છું કે ડૂબતા આવ્યા છીએ પણ મારું એક ખાયકું છે કે અજાના દ્વાર ગયા ખુલી કરજીએ મૃત્યુ નહીં કરે અજાના દરવાજા ઉઘડી ગયા અને તેને કોને જોયું મૃત્યુ નહીં જોયું એ મૃત્યુ કેવી રીતે ઉભેલું છે તેના હાથમાં કરગી છે એ કરગી કોને માટે છે મારે માટે છે મારું મારું સ્વાગત કરવા ટ્વીટ આવ્યું છે કેમ એના દૂતો આવીને બેઠા છે આ હિસ્કો સરસ છે લાલ હિસ્કો છે સામે સરસ આટો સારો છે એમને મેં કહ્યું તમે બેસો અહીંયા આગળ અને હું તમારી સાથે આવવાની તૈયારી કરું ચોરાસી ની બાવીસ ની માર્ચ સુધીમાં એટલે અઠ્યાસી માં જાન્યુઆરી ની અઠાવીસ થી એટલે એક વિવેક શરૂ થઈ ગયો છે એમને કોઈ જોશીએ કહ્યું હશે કે આ ઓગણીસો ચોર્યાસી ના બાવીસમી જાન્યુઆરી બાવીસમી માર્ચ અને આ ત્રેસી ની અઠ્યાવીસ જાન્યુઆરી ત્રેસી ની અઠ્યાવીસ જાન્યુઆરી થી એમનો છે તો જવાનો ટાઈમ છે એટલે એ પીરિયડમાં જવાનું છે અને એ જો નહીં થાય તો પછી એમને મોક્ષ મળી જાય એવું છે તો કે કે મેં એમ કહ્યું મૃત્યુ ને આપણે કાવ્ય બહુ સરસ લખ્યું છે એના ઉપર ત્યાં ઉભું છે હાથમાં કલગી લઈને અને ત્યાં કલગી લઈને સારું કલગી નહીં લે સ્વાગત માટે <laughs> બેન ઉંમર કેટલી થઈ મારી ચુમ્મોતેર ચુમ્મોતેર ચુમ્મોતેર બધું જુદું જ દેખાતું ચાલો તમારું બેન વતન ક્યાં આમ તો તારીખ નવ છ ત્યાંસી સીએન વિદ્યાલયના પ્રાર્થના મંદિરમાં અમદાવાદ સાંજે આપણે ના કરીએ તો પછી બીજું કયું ધ્યાન આપણે મનમાં રાખવું આર્ત ધ્યાન ના કરીએ એવું બને જ નહીં એ અંદર ના બને એ તમારી પાસે આવો અને ભગવાન કૃપા ઉતરતા બને મસ્તી માં રહેવું છે મસ્તી માં રહેવું એ કરી આપી છે મસ્તી માં રહેવું છે કે મોક્ષે જવું છે બંને બંને મસ્તી આવે એટલે મોક્ષ જાય એવું છે ને મસ્તી ના અનંત વાર રહ્યા અનંત માં મસ્તી મસ્તીમાં રહ્યા મસ્તી એટલે શું મનની મસ્તી હોય કેવી હોય મનની મસ્તી